બધીએ રમકડાની રમણતા હા બાળકોએ રમકડાં જ રમાડે છે ને બે વર્ષના બાળકના રમકડાં પાંચ વર્ષના બાળકને આપે તો તે લે ખરો ના લે એ તો કહેશે આ તો નાના બાબાના છે મારા ના હોય એટલે નાના બાબાના રમકડાં મોટો બાબો ના વાપરે ને મોટાના રમકડાં નાનો ના વાપરે પછી પાંચ વર્ષના બાબાના રમકડા હોય તે મોટો અગિયાર વર્ષનો ના લે કહેશે અમે તો ક્રિકેટ રમવા જઈશું પછી છે તે ચૌદ વર્ષનો થાય ત્યાં સુધી ક્રિકેટને ફૂટબોલ ને વોલીબોલ ને ફલાણા બોલ ને આમ તેમ બધા રમકડા રમાડ્યા કરે પછી અઢાર વર્ષનો થાય તે ભણતાં ભણતા ચોપડીઓ રમાડે ચોપડીઓ એ રમકડાં કહેવાય જે ચોપડીઓ ઉપર રુચિ છે શું કહેવાય જ્યાં રુચિ છે ત્યાં જ રમણતા કહેવાય એટલે ચોપડીઓ રમકડાં ફૂટબોલ રમકડાં ઢીંગલા ઢીંગલી એ બધાએ રમકડાં જ કહેવાય પછી વીસ બાવીસ વર્ષનો થાય ત્યારે કહે છે કે હવે મારે ઢીંગલી નહીં ચાલે મારે મોટી જીવતી ઢીંગલી જોઈ છે મેર ગાંડિયા પેલી ઢીંગલી શી ખોટી હતી લાવી આપવા દેને તને અહીં આગળથી જાપાનીઝ આવે છે તે મોટી સાડી પહેરેલી આવે છે તે તો તે કહેશે ના મારે જીવતી જોઈએ તે પાછો જીવતી ઢીંગલી લઈ આવે હવે આપણે તેને કહીએ કે હવે તો સંતોષ થઈ ગયો ને રમકડાને કંઈ બંધ કરીશ હવે તો એ કહેશે હવે મારે વાંધો નથી ત્યાર પછી હોંશે હોંશે બે ચાર વર્ષ થાય એટલે લોક પૂછપૂછ કરે કે ભાઈ ચાર વર્ષ થયા પરણે શું છે બેબી કે બાબો નથી કંઈ કશું એટલે પાછું મનમાં થાય કે આ રમકડું ખૂટે છે એટલે પાછો એ રમકડામાં પડ્યો ત્યારે બીજો એક છોકરો બાવીસ વર્ષનો થાય ત્યારે કહેશે ના મારે તો દીક્ષા લેવી છે તને આ જીવતી ઢીંગલી નહીં ફાવે તો તે કહેશે ના મને રમકડું નહીં ફાવે હું તો ત્યાગી રમકડાં ખોળીશ જે આવી જીવતી ઢીંગલી ના વાપરતા હોય તે રમકડા અમારા કેટલાક લગ્ન થાય છોકરા થાય પછી એમને ઉદય એવા આવ્યા કે બૈરી જોડે ઝઘડા થવા લાગ્યા એટલે એને ઉદય ત્યાગનો આવ્યો એટલે પાછો એ શું કરે કે બૈરી પાસે મારી ઠોકીને લખાવી લે કે હું રાજી ખુશીથી મારા ધણીને મોક્ષનું કામ કાઢી લેવા જવા દઉં છું આમ બૈરી છોકરાને રડાવીને લખાવી લે આ બધા બૈરી છોકરાને રડાવી રડાવીને આવ્યા છે થોડા ઘણા હશે કે જે પૈણ્યા જ ના હોય અને બીજા કેટલાક હશે કે જેમને પૈણવાનું મળતું જ ના હોય બીજા થોડા ઘણા છે કે જેને ઘેર ખાવાનું જ હતું નહીં બીજા થોડા ઘણા છે તે ડફોળ ભણવામાં ડફોળ બીજા બધામાં ડફોળ પણ આટલી આ અક્કલમાં પહોંચેલા કે અહીં આ સંસારમાં રોજ રેશન લેવા જવું પડે નોકરી કરવા જવી પડે તે આ ઉપાધિ તેમને ગમે નહીં એટલે કહેશે કે આ ત્યાં સાધુપણામાં તો ખાલી ઉઘાડે પગે ફરવાનું એટલું જ દુઃખ ને ને લોક બાપજી બાપજી તો કરશે આવડ્યું ના આવડ્યું કોણ પૂછે છે એટલે આ કેટલાક તો એવી રીતે પેસી ગયા છે અને એમાં સાચાએ સાધુઓ ખરા પાંચ દસ ટકા કેટલાક કરોડો રૂપિયા મૂકીને પણ આવે છે તેમને પૂછીએ કે તમને રૂપિયા રમાડવાના ના ગમ્યા સાહેબી રમાડવાની ના ગમી બાઈ રમાડવાની ના ગમી અહીં શું કરવા શા રમકડા રમાડવા આવ્યા છો ત્યારે એ કહેશે સમાજ કલ્યાણ કરવું છે અલ્યા ક્યાં અવતારમાં સમાજનું કલ્યાણ કર્યા વગર તું રહ્યો છે તું તારું જ કલ્યાણ કરને તારા પોતાનું કલ્યાણ કર્યા વગર સમાજનું શી રીતે કલ્યાણ થશે અલ્યા હવે આવી બધી અવળી સમજ ક્યાં સુધી ચાલશે વીતરાગોને સાચી સમજથી તો ચાલવું પડશે ને અને પાછા ગાય પણ ખરા પરરમણતા દૂર કરે પરરમણતા દૂર કરે અલ્યા પરરમણતા એટલે તું શું સમજો તું આ રમાડે છે તે જ પર રમણતા છે તે તો શી રીતે તું દૂર કરે કેટલાક કહે કે સમાજ કલ્યાણ કરીએ છીએ જૈનોને વધારીએ છીએ એટલે આ જૈન વધે કે ઘટે એમાં તારે શી પીડા મહાવીર ભગવાનને આવી ચિંતા નહોતી તો તને તે ક્યાંથી પેઠી તારા ગુરુના ગુરુ એના ગુરુ અને આખી દુનિયાના ગુરુ એવા મહાવીર તેમણે ચિંતા નથી કરી કે જૈનો વધે તો તું આવો ક્યાંથી પાક્યો છે કે જૈનો વધારવા પડ્યો છે તે તારું ચિત્ત ચગડોળે ચડ્યું છે કે શું એના કરતાં ઘેર છોકરા વધાર્યા હોય તો ડઝન કે પાંચ વધતને પણ આ તો છોકરાને નિર્વંશ કર્યા આને જૈન કેમ કહેવાય સમજવું તો પડશે જ ને સાચું ક્યાં સુધી આવું ઠોકાઠોક ચાલશે સાચું સમજવું પડશે સાચું જાણવું પડશે તો આત્મા જાણવાને મળશે પર રમણતા જાય તો સ્વરમણતા ઉત્પન્ન થાય તમને રમણતા શાને કહેવાય એ સમજ પડીને ઠેઠ સુધી શાસ્ત્રો રમાડે ગુરુઓ શિષ્યોને રમાડે ને શિષ્યો ગુરુઓને રમાડે ને કહેશું કે આ મોક્ષનો રસ્તો છે અલ્યા ના હોય મોક્ષનો રસ્તો ગુરુઓને રમાડે અને શાસ્ત્રોને રમાડ રમાડ કરે રોજ સાધુ મહારાજો આચાર્યો બધા શાસ્ત્રોને રમાડ રમાડ કરે ભગવાને કહ્યું કે તું ઠેઠ સુધી રમકડાં જ રમાડે છે તેમાં તારો શો શક્કરવાર વળ્યો તે રમકડા રમાડ્યા છે માટે મોક્ષ માટે ગેટ આઉટ ત્યારે પેલો કહેશે ભગવાન આ તમારા શાસ્ત્રો આગમો બધું હું રમાડું છું ને ત્યારે ભગવાન કહે પણ તું ગેટ આઉટ તે રમકડા રમાડ્યા છે એક ક્ષણ પણ આત્માને રમાડ્યો નથી અમે સ્વરમણતાથી મોક્ષ આપીએ છીએ તેથી તો અમે તમને બધાને પુસ્તક ઝાલવાની ના કહી છે ને સ્વમાં રમણતા કર્યા કર જેને સ્વ પ્રાપ્ત નથી થયું તે બધા રમકડા રમાડ રમાડ કરે છે આ બધા આચાર્યો બાચાર્યો બધા જ આખા વર્લ્ડમાં છે તે બધા જ રમકડા રમાડ રમાડ કરે છે આપણા અહીંના મહાત્માઓ જ એક આત્માને સ્વને રમાડે છે સ્વ રમણતા કરે છે હવે આ આટલી ઝીણી વાત સમજે નહીં તે આખો દાડો પુસ્તકને પુસ્તક રમાડ્યા કરે પુસ્તક ના જડે તો ચીડાયા કરે આખો દાડો બધા ઉપર ચીડાયા કરે તમારામાં અક્કલ નથી એમ બધાને કહે આ અક્કલનો કોથળો આવ્યો ભગવાને પુસ્તકમાં ચોખ્ખું ના કહ્યું છે કે કોઈની ઉપર ચીડાઈશ નહીં કોઈને દુઃખ દઈશ નહીં પણ એનું એ જ કરે પુસ્તકમાં શું આવું ચીડાવાનું કહ્યું હોય પણ જો એક પુસ્તક ખોવાઈ જાય ને જે પુસ્તક ચીડાવાનું ના કહેનારું હોય તે જ પુસ્તક ખોવાઈ જાય ને તો એ ચીડાયા કરે આ બધા રમકડાં રમાડે છે પછી એ બૂમ પાડે એમાં શી ભલીવાર આવે શાસ્ત્રો કરોડ અવતાર વાંચ વાંચ કરે ને તો એ એ તો ઉલટો શાસ્ત્રોના બંધનમાં પડ્યો પેલી સંસારની રમણતામાં પડ્યો તો એમાં બંધનમાં પડ્યો ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી પાછો ઓલામાં પુસ્તકોએ રમકડાં છે આત્મા જાણવા માટે પુસ્તકો છે માટે એ હેતુ ખોટો નથી પણ આત્માની રમણતા એ જ ખરી રમણતા છે બીજી બધી પર રમણતા છે એક સાધુ આવેલા તે કહે કે મારે બિલકુલ એકુએ પરિગ્રહ નથી તો મારો મોક્ષ થશે ને અમે કહ્યું ના તમારો મોક્ષ નથી જ્યાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી આ તો બધા રમકડાની રમણતામાં છે શાસ્ત્રો વાંચે કે ક્રિયાકાંડ વગેરે કરે તે બધી રમણતા છે પરિગ્રહ કંઈ નડતા નથી પરિગ્રહ ગમે તેટલા હોય પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે એવું નોંધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે તને જો સ્વરમણતા પ્રાપ્ત થઈ હોય તો પૈણને તેરસો રાણીઓ અમને વાંધો નથી તારી શક્તિ જોઈએ સ્વરમણતા તને જો પ્રાપ્ત થઈ તો તને શો વાંધો છે સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કોઈ પણ જાતનો વાંધો સ્પર્શે નહીં